ماذا لم يفعل نفسه أنا قلت ماذا لم يعرض العاطفة كوسيلة What? back. 是要你轻轻敲敲门，走。 vô tao đã lấy cái cái lượng của được đó cái lượng của được cái người thì ba từ mà tới năm theo từ vô thì Bagi mereka, bagi kita, tahu berdoa, tahu berdoa, tahu berdoa lah. Ada dulu tiga ini, ada dulu tiga ini, ada dulu tiga ini. Đúng rồi, bà đây một thứ. Chắc là một cái sự lắc thôi. Những cái thú đó. Ở đây là ăn là mình sử dụng, có cái đó là cái chuyện lời.

આ તો જુલમ પકડે જુલમ ઘણી બીજી ભૂલો કરો ચોખ્ખું એટલે કચરો Guys, it's not like all of these. Was you going to get a little bit of a little bit of a little bit Tiệp. Bố mẹ cái bữa đó.

મનના કયા એ ભૂલ છે મનના કયા પ્રમાણે કરે છે એ ભૂલ છે એ બધા કરે છે બધા કરે પોતાનું ધ્યાન કરે છે મન બધા ના કરે બધું બધા ના કરે આ લોકો કેટલા દાદા મિનિટ માં તમે પૂછતું નથી ચાર વર્ષ છ મહિના તો ઉત્પન્ન થઈ ગયું મનના કાંઈ ચાલુ ને મનના કાંઈ મનના છે કામ લેવું <laughs> પેલા તો એવું કેતા કે તમે હું ટકરાવ ને મેં પૂછા પહેલે કહીએ તારે તું આવ મને તું આજે ના તને અચ્છી નહીં એવું નહીં કે તારે પહેલા કે મારો થાય

જ્ઞાની દાદા ક્યાં પડે અજ્ઞાની ના મને એક વાક્ય સમજો ને મારા હિત નથી કાઢી ફરી આજ નહીં સમજવું જાય ખબર પડે જ્ઞાન કરી રહ્યા છે અને અજ્ઞાન છોડી એમને ખબર નથી કારણ કે આપડે કઈ આ બધા આમ પાડેલા નતા પણ એ માન્યતા ખોટી છે મળેલી એના તરફ તિરસ્કાર નતો એ માન્યતા આપણે તિરસ્કાર અને તિરસ્કાર હોય ના હોય ના તિરસ્કાર બોલે ક્યાં

તમે આ ગ્રહણ કર્યો તે ગ્રહણ વિચાર્યું મનમાં ગયા ટાઈમ લક્ષમાં આજ વાત હતી કે દાદાને વાણીમાં આવી ગઈ અમે બધા કોને માટે દરેક માં આવેલા માટે ના કારણ કે દબાઈ અને એ દબાઈ બધા દબાવે દબાવે સહજ થાય એને સહજ કરવાનો તબક્કા ના પાડવાના છે ધબકા પાડતો હોય એ રામદલિત છે જો ના પાડવા એક જાતનું માં ભૂગીને અહંકાર વધારે અને આ અહંકાર નાશ કરનાર પાસે આવ્યો તે પેલા પેલા આપણી પાસે આવ્યો છું પેલા સત્સંગ બાહુબલી ના થતા એ લગભગ મજબૂત કરી એ વખતે ગાંઠ મજબૂત કરી પણ દાદા એક વસ્તુ એવો રહી ગયેલો દાદાની વાણી સાંભળવાનો કોઈ પ્રસંગ મળ્યો જ નતો બધી વાતો માયા કરે કે આવું છે તેવું છે આવું છે તેવું છે પણ દાદા ને વહન પરિકાર છે આ બહુ માર્મિક વાત કરી રહ્યા કઈ ભાઈ તમે ફેક્ટર કે નાખી દીધી છો એની ભાઈ ભરાયેલી ભરાયેલી ભેગા ઘર નીકળી ભૂલી જ જાય છે પોતાનો સ્ટેજ જ ભૂલી જાય પેલા તો મારા ના હતા તમારે ક્યાં કરવાનું તમારે કરવાના ઘર બતાવો તમારે શું કરે છે તમારે તબક્કા ગમતા જ તો હું પાડી તમને શીખવાડું મારે કઈ જરૂર નથી તમને શીખવાડું

જેને તિરસ્કાર કર્યા છે કરવો એને તિરસ્કાર હા એને રૂપિયા ના પૂછે selalu lap lap selalu lambung રસીબેન કે છે વ્યવસ્થિત બરોબર સમજાવો કારણ કે વ્યવહારમાં બીજા લોકો બહુ ઊંધો હોવાનો હશે એમ થશે એમ લોકો વ્યવસ્થિત સમજાવો એમ થશે કારણ કે ઘણા લોકો વ્યવસ્થિત છોકરા ઊંધો રસ કરે છે થવાનું હું શ્વેત થશે થવાનું શ્વેત થશે એવું કરે છે બનનાર છે ફરનાર નથી ફરનાર છે ભગનાર નથી વાત કરે છે હા એટલે બરોબર સમજાવો કે વ્યવસ્થિત એક્ઝેક્ટ શું છે વ્યવસ્થિત એટલે કાર્ય ચલાવી ગાડીઓ રોડ પર ખુલ્લી રાખે ચલાવી વસ્તી ત્યારે વ્યવસ્થિત કેમ કે વ્યવસ્થિત બંગલા વળે બંગલા વળે આગે મૂકીને ચાલુ છે બંગલા ખબર ના હોય તો આગે મૂકીને ચાલવાનું આખા જગત થી જૂની વાક્યો શું કે છે જે ઉભારીમાં છે ગાડીઓ ફેરવો રાખતી રાખી મોકલ કરાવી કે ચોરું બોલે મોટર ચલાવવું ભલે ચાલવું તો એમ જો આપ કહો છો તો પછી કરતા ભાવ આવે છે ને કરતાપણાનો ભાવ આવું કરતાપણાનો ભાવ આમ કરવું એવું ને એવું કરવા નથી ભાવ ભાવ કહેવા માંગે તું કહેવા માંગે છે હું તો બરાબર સમજુ છું કોણ પાઓ માનતો નથી આપણને એમ લાગતું હોય ડાક્ટરે જોતા હોય કાકા હળા નથી તો આપણે છે બચવેલા છે માની આપણે કાઢ્યું અને ખોટી છે જવાબદારી તો કાર્ય સ્મરણ છે એ કાર્ય ભોગવવાનું સવો હું કાર્ય ભોગવા દઉં કરે ત્યાં થવા દો એ બરોબર કેવું ભોરાવું it happened. And that a do Brasil também. એટલે ઉતરે છે બધું આમ આપણે કહીએ કરો થઈ ગયું એટલે સમજવાનું બતાવી જેવું નથી